જ્ઞાની મોક્ષ માર્ગે નેતા તમારે મોક્ષે જવું છે કે મોક્ષે જવાના વિચારો આવે છે પણ માર્ગ જડતો નથી જ્ઞાની પુરુષ અત્યારે આપની સમક્ષ પ્રત્યક્ષ છે તો માર્ગ પણ મળે નહીં તો આ લોકોએ ઘણા વિચારો કરે છે પણ માર્ગ જડે નહીં ને અવળે રસ્તે જાય જ્ઞાની પુરુષ તો કોક ફેરો એકાદ હોય અને એની પાસે જ્ઞાન મળે ને આત્માનુભવ થાય મોક્ષ તો અહીં રોકડો થવો જોઈએ કોઈ કહે કે તમારો દેહ છૂટશે ને ત્યાં તમારો મોક્ષ થશે તો આપણે કહીએ કે ના એવો ઉધાર મોક્ષ મને ના જોઈએ મોક્ષ તો રોકડો જોઈએ અહીં જ સદેહે મોક્ષ વર્તાવો જોઈએ તે આ અક્રમ જ્ઞાનથી રોકડો મોક્ષ મળી જાય ને અનુભવ પણ થાય એવું છે ભગવાને કહેલું કે મોક્ષનો માર્ગ ના જડે તો અશુભમાં ના પડીશ શુભ રાખજે મોક્ષ માર્ગ મળે તો પછી શુભાશુભની જરૂર નથી ભગવાનનો માર્ગ તો શુદ્ધ માર્ગ છે ત્યાં શુભાશુભ નથી ત્યાં પાપ પુણ્ય નથી પાપ પુણ્ય એ બંને બેડી છે જો મોક્ષનો માર્ગ ના મળે તો શુભમાં પડ્યો રહેજે અશુભમાં પડીશ તો તું અશુભનું ફળ સહન નહીં કરી શકે તું તો હિન્દુસ્તાનમાં ઊંચી નાતમાં જન્મેલો છે માટે સાધુ સંતની સેવા દેવદર્શન કરીને પ્રતિક્રમણ સામાયિક ઉપવાસ એ બધું કરીને શુભમાં પડ્યો રહેજે શુભ એ ક્રિયામાર્ગ છે અને શુભ ક્રિયાનું ફળ પુણ્યય મળશે અશુભ ક્રિયાનું ફળ પાપ મળશે પુણ્યથી ક્યારેક જ્ઞાની પુરુષ મળી શકે અને જ્ઞાની પુરુષ તો ચાહે સો કરી શકે તેને રોકડો મોક્ષ આપી શકે કારણ કે પોતે સંપૂર્ણ અકર્તા છે